રામ રાવણ ને સમજાવે છે હવે યુદ્ધ કરવું નથી તમે બહુ થાકી ગયા છો ઘરમાં જાઓ ભોજન કરો આરામ કરો કાલે જોઈશું જગતના ઇતિહાસમાં એવો દાખલો મળતો નથી શત્રુ ને કે છે ભોજન કરો આરામ કરો તમે બહુ થાકી ગયા છો રાજનીતિનો સિદ્ધાંત છે શત્રુ થાકી જાય ત્યારે જ એને મારી નાખો શ્રી કૃષ્ણ ની રાજનીતિ છે રામચંદ્રજીની ધર્મ નીતિ છે રાવણને કહ્યું છે ભોજન કરો આરામ કરો રાવણનું હૃદય થોડું પીગળે છે મારા ઉપર રામજી નો બહુ પ્રેમ છે મેં રામ સાથે વેર કર્યું છે મને કહે છે તમે ભોજન કરો આરામ કરો એક ક્ષણ તો રાવણ ને એવું થયું લોકો રામના વખાણ જે કરે છે તે બહુ જ ઓછા વખાણ હું દોડતો દોડતો જાઉં અને રામજીના ચરણમાં સાષ્ટાંગ મારા ઉપર એમનો કેવો પ્રેમ છે મને કે છે ભોજન કરો આરામ રાવણે તે સમયે રામજીના બહુ વખાણ કર્યા રામ રાવણ સાથે પણ સરળ છે શ્રી કૃષ્ણ દુર્યોધન સાથે સરળ નથી દુર્યોધન ને કપટ કરીને મારે છે રામ રાક્ષસો સાથે પણ સરળ છે રામાયણમાં રામજીની સરળતાનું વર્ણન ઠેક ઠેકાણે શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે દુર્જન સાથે સરળ નથી રામ સર્વ સાથે સરળ છે જેનું હૃદય સરળ છે એ સાધુ છે જેનું હૃદય વાંકું છે એ સંસારી છે સરળ હૃદયમાં ભગવાન આવે તમે સાધુ ભલે ન બનો હૃદયના સરળ બનો તમારા હૃદયમાં ભગવાન આવશે જે માણસ જુઠ્ઠું બોલે છે એનું હૃદય વાંકું થઈ જાય જે માણસ કપટ કરે છે એનું હૃદય વાંકું થાય છે વાંકા હૃદયમાં ભગવાનનો પ્રવેશ જલ્દી થતો નથી સરળ હૃદયમાં ભગવાન આવે છે જેનું હૃદય સરળ છે એને કોઈનો દોષ દેખાતો નથી એને બધાના સદગુણ દેખાય જેનું હૃદય વાંકું છે એને બીજાના દોષ દેખાય રામચંદ્રજીને બધાના સદગુણ જ દેખાય રામાયણમાં વર્ણન આવે છે પ્રભુ તરુતર કપી ઢાર પર રામ ઝાડના તળે બેઠા છે અને આ વાનરો બધા ઝાડ ઉપર બેઠા છે નિયમ એવો છે માલિક ઉપર બેસે અને નોકર નીચે બેસે આ માલિક બહુ સરળ ને માલિક ઉપર બેસતા નથી નોકર જ ઉપર જઈને બેઠા ઝાડ ઉપર રામ વાનર છે અને ઝાડના તળે રામ પ્રભુ તરુતર કપીડાર પર રામજીને ખોટું લાગતું નથી વાનરો ઝાડ ઉપર શાંતિથી બેસતા નથી કુદાકુદ કરે છે રમે છે ચંચળ છે રામજીને જરા પણ ખોટું લાગ્યું નથી રામ તો એવું માને છે આ વાનરોના બહુ ઉપકાર છે મને બહુ મદદ કરી છે આ વાનરોએ મદદ કરી તેથી હું રાવણને મારી શક્યો किम दस्य शत्रु हनने કપય સહાય રામને આ વાનરો શું મદદ કરવાના રામ વાનરોના ઉપકાર માને દુઃખમાં કોઈએ થોડું પાણી આપ્યું હોય તો ભૂલશો નહીં કોઈનો ઉપકાર ભૂલશો નહીં અને કોઈનો અપકાર મનમાં રાખશો નહીં ભગવાન તમને સંપત્તિ આપે સુખી કરે અને ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછો રામ એવું માને છે વાનરોના બહુ ઉપકાર છે મારા માટે યુદ્ધ કર્યું છે જે અતિ સરળ છે એને કોઈનો દોષ દેખાતો નથી બધામાં સદગુણ દેખાય રામાયણમાં રામચંદ્રજી ની સરળતાનું વર્ણન બહુ વાંચ્યું છે તમે પ્રયાગરાજમાં ગયા છો પ્રયાગરાજમાં આજે પણ કેટલાક નાવિક લોકો એવા છે તે એવું બોલે છે કે હું શ્રી સીતારામજી નો સેવક છું શ્રી સીતારામજીની જેને સેવા કરી સીતારામજીને નૌકામાં બેસાડીને જે ગંગા પાર લઈ ગયો એના વંશમાં મારો જન્મ છે અમે કેવટના વંશના છીએ અમારા પૂર્વજોએ રામજીની સેવા કરી હું રામજીનો દાસ છું રામાયણમાં કેવટનો પ્રસંગ બહુ સુંદર કેવટ ચરણ પખાડે છે રામ લક્ષ્મણ જાનકીને નૌકામાં બેસાડીને ગંગા પાર લઈ ગયો છે શ્રી રામ નૌકામાંથી નીચે રામ બહુ શરમાળ છે કોઈએ થોડી સેવા કરી હોય તો રામ ઘણું ઘણું માને આ કેવટે મારી બહુ સેવા કરી મેં પૈસો આપ્યો નથી આજે રામ વનમાં તપસ્વી થઈને આવ્યા છે રામ પાસે કઈ નથી કેવટ ને ખાલી હાથે વિદાયગીરી આપતા ભગવાનને બહુ સંકોચ થયો આ ગરીબ માણસ છે મારી એને સેવા કરી મેં પૈસો પણ આપ્યો નથી રામની નજર ધરતીમાં આખો ભીની છે હું એને શું નજર આપું એ ગરીબ છે છતાં એને મારી બહુ સેવા કરી છે મેં કઈ આપ્યું નથી તેને ખાલી હાથે વિદાયગીરી આપતા ભગવાનને સંકોચ થયો પ્રભુની નજર ધરતી ધરતીમાં એના સામું જોઈ શકતા કેવળ દોડતો આવ્યો શ્રી સીતારામજીને સાષ્ટાંગ વંદન કરે ત્યારે તો રામજીનું હૃદય કેવો છે મેં પૈસો આપ્યો નહીં મારી બહુ સેવા કરી અને મને સાષ્ટાંગ વંદન કરે છે નાનકડી ઝૂંપડી મારે છે એના ઘરમાં બાળકો છે શ્રી સીતામાં સમજી ગયા છે પ્રભુને કઈક આપવાની ઈચ્છા છે આજે કઈ પાસે નથી ને એમને બહુ સંકોચ થાય છે માતાજીના હાથમાં એક સુંદર વીટી હતી તો માએ ઉતારી રામજીના હાથમાં અને કહ્યું છે આ વીટી આપી દે ઘણું છે સંકોચ રાખશો રામે વીટી કેવટને આપે છે કેવટ હાથ મારે કઈ લેવું નથી મહારાજ મારો એવો નિયમ છે કોઈ ગરીબ આવે સાધુ આવે બ્રાહ્મણ આવે એને મફત ગંગા પાર લઈ જવું કેવટ બહુ ગરીબ હતો તો પણ એને ગરીબોની બહુ સેવા કરી અને તેથી રામ એની નૌકામાં બેઠા કોઈ શ્રીમાન ગરીબની સેવા કરે ને એ ઠીક છે શ્રીમાન સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે સારું છે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એ પ્રભુને બહુ હાલો લાગે કેવળ બહુ ગરીબ હતો તો પણ એ ગરીબોની સેવા કરતો હતો મારો નિયમ છે કોઈ ગરીબ આવે સાધુ આવે બ્રાહ્મણ આવે તો મજૂરી હું લેતો નથી એને મફત ગંગા પાર કરું આજે આપ રાજાધિરાજ થઈને આવ્યા નથી તપસ્વી થઈને આવ્યા આજે હું નહીં દઉં શ્રી રામ કેવટને સમજાવે છે આટલી મજૂરી હું તને આપતો નથી આ પ્રેમથી મારો પ્રસાદ આપતો કેવટ હાથ જોડે ખોટું ના લગાડો હું જવાબ આપું છું આજે પ્રસાદ નહીં લો આજનો દિવસ પ્રસાદ લેવાનો નથી મારી માં ઉઘાડા પગે ચાલે મારા રામ કંદમૂળ પણ ખાય છે અને હું પ્રસાદ લઉં એ નહીં ખાય આજે હું પ્રસાદ નહીં મારા જેવો ભાગશાળી કોણ છે રામ ચરણ મારા હાથમાં મેં ચરણ ની સેવા કરી મારા કોઈ નથી હું અતિ સુખી છું સંપન્ન છું મને બધું બધું મળી ગયું તમારા ચરણ મારા મારે પ્રસાદ લેવો નથી મને તો બધું જ મળી ગયું રામજીએ કહ્યું કે મારી બહુ ઈચ્છા છે હું તને પ્રસાદ આપું ત્યારે કેવટ બોલ્યો છે આજે નહીં ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરીને તમે પધારો મારી બહુ ભાવના છે શ્રી સીતાજી સાથે તમે સુવર્ણ સિંહાસનમાં વિરાજો અને હું દર્શન પછી આપને પ્રસાદ આપવો હોય તો આપજો આજે પ્રસાદ નહીં લો શ્રી સીતાજી સાંભળે છે શ્રી સીતાજીનો આંખમાં આંસુ આવે શું બોલે છે શ્રી સીતાજી સાથે તમે સુવર્ણ સિંહાસન માંથી મારા રામને રાજ્યાભિષેક થાય પછી તમારી ઈચ્છા હોય તો પ્રસાદ આપજો મારી કઈ ખાસ ઈચ્છા નથી મને તો બધું જ મળી ગયું મને રામચરણ મળે મેં રામચરણ ની સેવા કરી મારા જેવો ભાગશાળી કોણ છે મારા હાથમાં રામ ચરણ મને તો બધું મળી ગયું છે તમને પ્રસાદ આપવાની ઈચ્છા હોય તો ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને આપ પધારો તમને રાજ્યાભિષેક થાય અને રાજ્યાભિષેક થયા પછી તમને યોગ લાગે તે પ્રસાદ આપો આજે મારે લેવું રામાયણમાં એવું વર્ણન આવે છે ને માર્યા પછી રામ લક્ષ્મણ જાનકી પુષ્પક વિમાનમાં વિરાજમાન શ્રી અયોધ્યાજીમાં પ્રભુ પધાર્યા તે દિવસ હતો વૈશાખ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ વૈશાખ શુદ્ધ પંચમી ના દિવસે શ્રી સીતારામજી અયોધ્યાજી પાસે લોકોને અતિ આનંદ થયો છે બધા દોડે છે સરયુલીના કિનારે બહુ ભીડ થઈ પરાને રામ દર્શન ની રામ મિલન ની તીવ્ર આતુરતા પ્રભુએ તે દિવસે એવી લીલા કરી છે અનેક સ્વરૂપ ધારણ કરીને એક જ સમયે શ્રી રામ સર્વને બધાને એવું થયું મારા ઉપર એમનો વિશેષ પ્રેમ પેલા મને મળ્યા મને પૂછ્યું શરીર તો સારું છે ઘરમાં બધા આનંદમાં છે અને આપનો મારા ઉપર બહુ પ્રેમ છે પ્રથમ મને મળ્યા મારી સાથે વાતો કરી પછી બીજાને મળવા એક જ ક્ષણમાં રામ બધાને મળ્યા રાસલીલામાં શ્રી કૃષ્ણ એક જ સમયે સર્વ ગોપીઓને મળ્યા એક એક ગોપીને મળવા ગયા નથી એક જ સમયે સર્વને મળે છે હજારો ગોપીઓ છે હજારો લોકો ના કિનારે રામ દર્શન માટે આવ્યા હતા એક જ સમયે રામ સર્વને મળે વૈશાખ શુદ્ધ પંચમી ના દિવસે પ્રભુ પધાર્યા બધાને આનંદ થયો બધાએ આગ્રહ કર્યો કે જલ્દી રાજ્યાભિષેક થવો જોઈએ તે વૈશાખ શુદ્ધ સપ્તમી ના દિવસે શ્રી સીતારામજીને રાજ્યાભિષેક થયો મોટો દરબાર ભર્યો છે મોટા મોટા રાજાઓ આવ્યા છે દેવો આવ્યા છે રામજીને ભેટ અર્પણ કરે છે જય જયકાર થઈ રહ્યો છે બહુ ભીડ થઈ છે શ્રી રામ આજે ચારે બાજુ જુએ સીતાજીને થોડું આશ્ચર્ય થાય કોઈ દિવસ એવી રીતે ચારે બાજુ જોતા નથી એ તો નજર ધરતીમાં જ રાખે આજે ચારે બાજુ કેમ જુએ કોઈને શોધે છે એવું લાગે શ્રી સીતાજીએ પ્રભુને પૂછ્યું છે તમે ચારે બાજુ કેમ જુઓ છો કોને શોધો છો ત્યારે રામચંદ્રજીએ કહ્યું આ બધા મારા દર્શન કરવા માટે આવ્યા છે પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા થાય છે એ દેખાતો નથી શ્રી સીતાજીને આશ્ચર્ય થયું એવું કોણ ભાગશાળી જીવ છે કે જેને જોવાની પ્રભુને ઈચ્છા થાય આ બધા મને જોવા માટે આવ્યા છે જેના દર્શનની મને ઈચ્છા છે કેવટ અતિશય ગરીબ છે અને ગરીબ હોવાથી તે રામ રાજ્યાભિષેકમાં આવી શક્યો નથી રામ એને યાદ કરે છે રામ એને જોવાની ઈચ્છા રાખે છે એને મને કહ્યું હતું કે રાજ્યાભિષેક થયા પછી તમને યોગ લાગે તે પ્રસાદ આપો એ દેખાતું નથી રાજ્યાભિષેકમાં કેવટ આવ્યો નથી અતિશય ગરીબ રામને કેવટના દર્શનની ઈચ્છા થાય સીતાજી પૂછે છે એવો કોણ ભાગશાળી જીવ છે રામચંદ્રજીએ કહ્યું તને યાદ છે ને આપણને નૌકામાં બેસાડીને જે ગંગા પાર લઈ ગયો હતો એ કેવટ મને યાદ આવે છે એ દેખાતો નથી રામાયણમાં વર્ણન છે રાજ્યાભિષેક કર્યા પછી પ્રભુએ બધાનું સન્માન કર્યું અને ત્યારે શૃંગવીરપુરના રાજા ભુવકને બોલાવ્યો છે અને કહ્યું છે તારા ગામમાં હું જયારે આવ્યો હતો ત્યારે જે કેવટ નૌકામાં બેસાડીને મને ગંગા પાર નહીં ગયો તે આવ્યો નથી મને એને પ્રસાદ આપવું છે રામ જેવા અતિ સરળ અતિ ઉદાર કોઈ માલિક થયા નથી થશે એમને સેવક નો દોષ દેખાતો જ નથી કોઈએ થોડી સેવા કરી હોય તો એ બહુ માને છે રાજાને કહ્યું છે આ પ્રસાદ કેવટ રાજા રાણી અતિ સરળ હોય તો પ્રજા બહુ સુખી થાય રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી હતી એનું એ જ કારણ છે શ્રી સીતારામજી અતિ સરળ છે જે અતિ સરળ છે એને લોકો ત્રાસ આપે અતિ સરળતાનો લોકો દુરુપયોગ કરે છે જે અતિ સરળ છે એને બહુ સહન કરવું પડે છે રામ રાજ્યમાં પ્રજા તો અતિ સુખી છે પણ શ્રી સીતારામજીએ બહુ દુઃખ સહન કર્યું શ્રી સીતાજી સગળ વાત છે અગલે રાત્રે સીતાજી સીતાજીએ ને કહ્યું હતું મને વનમાં ફરવાની મનમાં રહેવાની ઈચ્છા થાય સવારે એક સેવક આવ્યો અને બોલ્યો રાત્રે હું અયોધ્યામાં ફરતો હતો લોકો માતાજીની બહુ નિંદા કરે રાવણના ઘરમાં રહ્યા શંકા લોકો બહુ કરે તમારી પણ નિંદા કરે આ જીવ જેવો હોય છે એવા ભાવથી બધાને જે અતિ લોભી માનવ છે એવું સમજે છે બીજા બધા લોભી જ હોય છે જે અતિ કામી છે એ બધાને કામ ભાવથી જુએ મૂર્ખ છે અધમ છે શ્રી સીતામાનું સ્મરણ કરેલું હૃદય પવિત્ર થાય ગમે તેવું વકે છે રાવણના ઘરમાં રહ્યા તમે સીતાજીને સાથે રાખો છો તમારી પણ નિંદા કરો રામચંદ્રજીએ તે સાંભળ્યું છે રામજીને દુઃખ થયું રામચંદ્રજીએ વિચાર કર્યો સીતાજીનો હું ત્યાગ કરું તો મારો કલંક દૂર થશે બીજો કોઈ ઉપાય નથી રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નથી રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે છે રાજા રાણીને દુખી કરીને પણ પ્રજાને સુખી પ્રભુએ રાજ ધર્મને મહત્વ આપ્યું અને સ્ત્રી ધર્મને ગૌણ કર્યું મધ્યમાં રામ છે એક બાજુમાં સીતાજી ઉભા છે એક બાજુમાં અયોધ્યાની પ્રજા છે પ્રભુએ વિચાર કર્યો સીતાજીને રાજી કરું કે અયોધ્યાની પ્રજાને રાજી કરું રામચંદ્રજીએ નિર્ણય લીધો છે અમે બે જણ દુઃખ સહન કરીશું પ્રજા તો સુખી થશે હું એનો ત્યાગ તો જ આ કલંક દૂર થશે લક્ષ્મણજીને બોલાવ્યા લક્ષ્મણજીને કહ્યું છે લોકો તારા ભાભીના માટે સારું બોલતા નથી નિંદા કરે છે મેં એનો ત્યાગ કર્યો છે એને વનમાં રહેવાની ઈચ્છા પણ છે તું એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં લઈ જા વનમાં છોડીને આવ લક્ષ્મણજીનો શ્રી સીતાજીમાં માતૃભાવ હતો મારી માના માટે કોણ હું બોલે હું એને મારીશ લક્ષ્મણજીને થોડો ક્રોધ આવે રામ લક્ષ્મણ નો હાથ પકડીને પાસે બેસાડે છે લક્ષ્મણ ને સમજાવે છે લક્ષ્મણ તું કોને મારીશ અયોધ્યામાં ઘણા લોકો એવું બોલે છે ઘણા એવી શંકા કરે છે અને તેથી મેં એનો ત્યાગ કર્યો છે તો એને વનમાં છોડીને પાછો અયોધ્યામાં લક્ષ્મણજીએ રામચંદ્રજીને કહ્યું છે મને એવી આજ્ઞા આપો માતાજીને હું વનમાં લઈ જઉં અને ત્યાં જ માતાજીની સેવામાં હું વનમાં જ રહું અયોધ્યામાં નહીં આવું એ મારી આ છે તમને છોડીને હું કેવી રીતે આવું હું વનમાં માતાજીની સેવા કરીશ એમને જરા પણ પરિશ્રમ નહીં થવાય હું પાછો નહીં આવું લક્ષ્મણ આ સંસાર બહુ વિલક્ષણ તું વનમાં સીતાજી સાથે રહીશ તો કેટલાક લોકો ખરાબ શંકા કરશે આ જીવ જેવો હોય છે એવા ભાવથી જુએ છે માનો બોલે છે ત્યારે વિચાર કરતો નથી લક્ષ્મણ તારે ત્યાં રહેવાનું નથી લક્ષ્મણજીની બહુ ઈચ્છા હતી કે માતાજીની સેવામાં હું ત્યાં જ રહું વયું દેવા નહીં આવું હું શ્રી સીતામાની સેવા કરીશ લક્ષ્મણ તું ત્યાં રહીશ લોકો વાતો કરશે તું છોડીને પાછો આવ ત્યારે લક્ષ્મણજીએ હાથ જોડ્યા છે મારાથી એ બને નહીં એ મારી મા છે એમને છોડીને હું કેવી રીતે આવું એ મારાથી નહીં થાય આ કામ મારાથી થશે નહીં હું જઉં છું તમે આ કામ બીજા કોઈને મારાથી નહીં લક્ષ્મણ નો હાથ પકડ્યો છે પાસે બેસાડ્યા છે લક્ષ્મણ તારા વિના કામ કોઈ કરી શકે એમ નથી લક્ષ્મણ મેં જે કર્યું છે તે વિચારપૂર્વક તું વધારે બોલીશ નહીં મારી આજ્ઞા છે જંગલમાં છોડીને તું પાછો આવ લક્ષ્મણ એવું માને છે હું રામ સેવક છું સેવા ધર્મ બહુ કઠણ છે જ્ઞાની થવું બહુ કઠણ નથી યોગી થવું બહુ કઠણ નથી સેવક થવું બહુ કઠણ છે સેવક કેવડાવવું એ કઠણ નથી દેશ સેવા દેવ સેવા તે કરી શકે છે જેને કોઈ સ્વાર્થ નથી સેવા અને સ્વાર્થ આ બે વિરોધી શબ્દો છે મને સુખ મળે હું સુખ ભોગવીશ લોકો મારા માટે સારું બોલે એવી જેને ઈચ્છા છે એ સેવા શું કરશે લક્ષ્મણજી એવું માને છે હું સેવક છું લક્ષ્મણ તું વધારે બોલીશ નહીં સેવક સેવકને મન હોતું નથી માલિક નું મન જ મારું મન જે પોતાના મનને મારે એ જ સેવક થઈ શકે લક્ષ્મણજીની ઈચ્છા નથી અયોધ્યામાં આવવાની લક્ષ્મણજીની ભાવના છે માતાજીની સેવામાં હું ત્યાં જ રહું રામજીએ ના પાડી ત્યાં રહેવાનું નહીં છોડીને તું પાછો આવજે લોકો શંકા કરશે જગતને રાજી કરવું અશક્ય છે ઇતિ લોકાત બહુ મુખાત દુરાધ્યાદ સંવિધા લક્ષ્મણ મારી આજ્ઞા છે હવે તું વધારે બોલીશ તારે કરવાનું છે કરવું પડશે લક્ષ્મણ માર્ગમાં તું કઈ કહીશ નહીં ત્યાં ઘોર જંગલમાં ગયા પછી કે રામચંદ્રજી એ શ્રી સીતાજીને કઈ કહ્યું નથી શ્રી સીતાજી લક્ષ્મણજી જે કહ્યું છે તે રથમાં વિરાજે છે લક્ષ્મણજી રથ લઈ આવ્યા છે સીતાજી સીતાજીને રથમાં બેસાડે છે લક્ષ્મણજી રથ ચલાવે રામાયણમાં વર્ણન છે અને તે સમયે અનેક અપશુખન થઈ શ્રી સીતામાં અયોધ્યા છોડીને વનમાં ઘોર જંગલમાં સીતાજી રથમાંથી નીચે ઉતરે છે અત્યાર સુધી લક્ષ્મણજીએ પોતાનું હૃદય પથ્થર જેવું કઠણ રાખ્યું મહાન વીર છે સીતાજી જયારે રથમાંથી ઉતરે છે ત્યારે લક્ષ્મણ બાળક જેવા રડવા લાગ્યા છે વ્યાકુળ થયા છે એકદમ રડવા લાગ્યા સીતાજી જાણતા નથી લક્ષ્મણ શું થાય છે કેમ રડો છું લક્ષ્મણજી સાષ્ટાંગ વંદન કરે છે અને લક્ષ્મણજી એ કહ્યું છે મારો તમારો દાસ છે મારા ઉપર દયા રાખજો આ કામ કરવાની મારી ઈચ્છા નહોતી પણ હું શું કરવું સેવક છું લક્ષ્મણ શું થયું છે કેમ આવું બોલે કે મને કહેતા બહુ દુઃખ થાય છે અયોધ્યાના લોકો તમારા માટે સારું બોલતા અને તેથી પ્રભુએ તમારો ત્યાગ કર્યો સીતાજીએ તે સાંભળ્યું છે મારો ત્યાગ કર્યો છે સીતાજી વ્યાકુળ થયા છે ધૈર્ય ધારણ કરીને બોલ્યા છે લક્ષ્મણ મારા ઉપર પ્રભુનો અતિશય પ્રેમ છે અને તેથી મારો ત્યાગ કર્યો મારો ત્યાગ કોઈ દિવસ કરે મારા ઉપર એમનો અતિશય પ્રેમ છે તેથી મારો ત્યાગ મારા રામ જે કરે છે તે બધું જ યોગ્ય છે મારી ભૂલ છે મારા રામ નિર્દોષ છે ચિંતા ન કરો તમે તમારા મોટા ભાઈને હાચવજો પિતાજીને વનમાં તો છોડ્યા છે બહુ વિવેકથી વાલ્મીકી આશ્રમ પાસે જોયા આખ્યાત વાલ્મીકી નીકળે તમારા તમે ધીરજ અત્યારે મારે અહીંથી જવાની ઈચ્છા તો નથી પણ પ્રભુની આજ્ઞા છે તો હું અહીંથી જાઉં છું પાછો આવીશ હું તમારી સેવા અહીં લઈ જતા તમારા પિતા જનક મહારાજના મિત્ર વાલ્મીકી ઋષિ છે વાલ્મીકી ઋષિ જનક મહારાજના ઘેર સત્સંગ કરવા માટે જતા હતા વાલ્મીકી ઋષિ મહાન જ્ઞાની છે જનક મહારાજ મહાન જ્ઞાની તમારા પિતાના મિત્ર છે મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ પણ જનક રાજાના ઘેર સત્સંગ કરવા માટે જતા જનક રાજાની એવી પ્રસિદ્ધિ છે એ તમારા પિતાના મિત્ર છે ગમતું નથી પણ શું કરું હું સેવક છું અત્યારે હું અહીંથી જઉં છું બહુ આવીશ ધીરજ રાખીશ લક્ષ્મણની સાષ્ટાંગ લક્ષ્મણજી પાછા સીતાજી વ્યાકુળ થઈને ક્યાં જવું કદાચ કોઈ સાધુ સંત મને પૂછે તમારા પતિદેવે તમારો કેમ ત્યાગ કર્યો હું શું જવાબ સીતાજી રડવા લાગી શ્રી સીતા મારું સ્વરૂપ એવું દિવ્ય હતું જે શ્રી સીતા માના દર્શન કરે એનું હૃદય પીગળે જંગલમાં જે વાઘ સિંહ રીછ બંદર હિંસ્ર પશુઓ શ્રી સીતા મારડવા લાગ્યા માના દર્શન કરતા હૃદય પીગળે છે બધા પશુ પક્ષીઓ સીતા માને ઘેરીને બેઠા છે માના દર્શન કરે છે અને સીતા માં રડે છે વાઘ સિંહો પણ રડવા લાગ્યા આત્માનું સ્વરૂપ જ એવું થયું એક વાર જે દર્શન કરેલા હૃદયમાં પ્રેમ ત્યારે પશુ પક્ષીઓનું હૃદય બધા ઘેરીને બેઠા છે બધાને દુઃખ થાય છે શ્રી સીતામાની હું શું સેવા કરું માની શું દુઃખ છે હવે બધા માની સેવા કરીશ બધા રડવા લાગ્યા છે વાલ્મીકી ઋષિને ખબર પડી છે આજે જંગલના બધા પશુ પક્ષીઓ કેમ રડે છે શું થયું છે પોતાના બે શિષ્યોને આજ્ઞા કરી કે તમે ભારતીને જોઈ આવો શું થયું છે બધા કેમ રડે છે શિષ્યો દોડતા આવ્યા છે જુએ છે શ્રી સીતામાં મધ્યમાં બેઠા છે વાઘ સિંહ રીજ બંદર બધા પશુ પક્ષીઓ ઘેરીને બેઠા છે શ્રી સીતાજીના દર્શન કરે છે અને શ્રી સીતાજી રણે છે ત્યારે પશુઓ રણે છે શિષ્યોને આશ્ચર્ય દોડતા દોડતા વાલ્મીકી ઋષિ પાસે આવ્યા છે અને કહ્યું છે મહારાજ એક લક્ષ્મી જેવી સ્ત્રી છે અમને તો એવું લાગે છે લક્ષ્મીની પણ ઉપમા એને આપી શકાય લક્ષ્મીજી કરતા પણ આપીશું આવી સુંદર સ્ત્રી બ્રહ્મા પણ બનાવી શકે નહીં અમને એવું લાગે છે જગતના અનેક જીવોનું કલ્યાણ કરવા માટે એ સ્વઈચ્છાથી પ્રગટ થઈ છે આવી સ્ત્રી બ્રહ્મા નહીં બનાવી શકે શ્રી સીતાજી ધરતી માંથી બહાર છે શ્રી સીતાજી જગત માતા છે રામની માં તો કૌશલ્યા થઈ શકે છે શ્રી સીતાજીની માં કોણ છે અરે સીતાજીની કોઈ માં નથી સીતાજીના કોઈ પિતા નથી સીતાજી જગન માતા છે જે જગન માતા છે એની માં કોણ થઈ શકે આવી સ્ત્રી બ્રહ્મા પણ બનાવી શકે આ તો સ્વ ઈચ્છાથી પ્રગટ થઈ છે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ આવી સ્ત્રી અમે જોઈ નથી એકલી છે સગર્ભા છે રડે છે એના દર્શન કરતા જ હૃદયમાં પ્રેમ જાગે છે પશુ પક્ષીઓને પણ દુઃખ થશે વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું એવી કોણ સ્ત્રી છે કે જેને બ્રહ્માજી પણ બનાવી શકે વાલ્મીકી ઋષિ દોડતા ગયા જુએ છે શ્રી સીતાજીને ઓળખે છે શ્રી સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ જનક મહારાજના ઘેર સત્સંગ કરવા માટે જતા અનેક વાર સીતાજી નાના હતા ત્યારે સમજી ગયા તું જનક મહારાજ ની કન્યા છે શ્રી સીતાજીને સમજાવે બેટા હું બધું જાણું હું તારા પિતાનો મિત્ર છું તું મારી દીકરી છું શ્રી સીતાજીને અનેક રીતે સમજાવે બેટા મારા આશ્રમમાં સીતાજીને સમજાવીને વાલ્મીકી ઋષિ આશ્રમમાં રહી પુરુષોનો ત્યાં જન્મ જગતના સાર્વભૌમ રાજા શ્રી રામ અને તે રાજા રામના બે બાળકોનો જન્મ એક ઋષિના આશ્રમમાં થયો સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા ત્યારે વાલ્મીકી ઋષિ રાત્રે રામાયણ ની રચના કરીને રાખે છે લવકુશ ને સવારે વળાવે છે લવકુશ ચાર પાંચ વર્ષના થયા છે રામાયણ ની કથા બહુ સુંદર વક્તા મુખ્ય વક્તા તો લવકુશ છે પાંચ વર્ષના બાળકો થાય સમાજ તો બે બાજુથી બોલે પ્રભુએ શ્રી નો ત્યાગ કર્યો એ અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું છે બધા મજા કરતા રામ રાજ્યમાં બધા સુખી છે એકલા રામ રાજમહેલમાં છે સીતાજી વાલ્મીકી કૃષ્ણ આશ્રમ કોઈએ કદર કરી જેના રાજમાં આટલું બધું સુખ મળ્યું કોઈ રામને પૂછતા નથી કે સીતામાં ક્યાં છે ઘણાને ગમ્યું છે બધા શું ભોગવે છે કેટલાક લોકોને ગમ્યું નથી પણ કોઈ રામ પાસે જઈને એવું બોલતો નથી તો હું અન્નજળ છોડીને પ્રાણનો ત્યાગ કરીશ મારી માં ક્યાં છે જેના રાજમાં લોકોને અતિશય સુખ મળ્યું લોકોએ કદર કરી બધા સુખ ભોગવે છે બધા મજા કરે છે એક બ્રાહ્મણ નું હૃદય વ્યાકુળ થયું આજે દરબારમાં આવતા વશિષ્ઠ ઋષિને બહુ વિલંબ થયો વિલંબે વશિષ્ઠ ઋષિ દરબારમાં આવ્યા વશિષ્ઠ ઋષિ આવી ત્યારે બધા ઉભા થયા રામચંદ્રજીએ ગુરુદેવને આસન આપ્યું છે ગુરુદેવની પૂજા કરી છે મહાન જ્ઞાની છે મહાન તપસ્વી છે આજે બ્રાહ્મણ ના આંખમાં શું છે વશિષ્ઠ રડે છે રામજીને તે સહન થતું નથી મારા ગુરુદેવને શું દુઃખ છે આપના આંખમાં આંસુ આવે મારાથી સહન થતું નથી આપ જે કહો તે આપની સેવા કરવા તૈયાર હું આપનો દાસ છું આપને શું દુઃખ છે શરીર તો સારું છે ઘરમાં બધા આનંદમાં છે ને રામ અનેક પ્રશ્નો પૂછે છે મારા ગુરુદેવને શું દુઃખ છે એમના આંખમાં કેમ આંસુ આવ્યું Thank you. ઋષિએ કહ્યું છે મારું શરીર સારું છે મને એક જ દુઃખ છે તમે એકલા સિંહાસનમાં કેમ બેસો છો શ્રી સીતાજીના એક એક સદગુણ વશિષ્ઠ ઋષિને યાદ આવે છે શ્રી સીતાજીના સદગુણોનું સ્મરણ કરતા મહાન જ્ઞાની વશિષ્ઠ રડી પડ્યા શ્રી સીતાજી નો સરળ સ્વભાવ શ્રી સીતાજી નો વિનય શ્રી સીતાજીનો વિવેક શ્રી સીતાજીની ઉદારતા શ્રી સીતાજીનું પાર્થિવ વ્રત એક એક સદગુરુને યાદ કરતા વશિષ્ઠ ઋષિ રડવા રામચંદ્રજીને પૂછે છે સીતા ક્યાં છે શ્રી સીતાજી નો ત્યાગ કર્યો એ બહુ ખોટું કર્યું છે મને જ મોટું દુઃખ છે તમે બે જણ સિંહાસનમાં બેસો અને હું કરશો મારી બીજી કોઈ ઈચ્છા નથી ગુરુદેવના ચરણો બહુ વિવેકથી વશિષ્ઠ ઋષિને સમજ્યા મારા ગુરુદેવના આશીર્વાદ છે ગુરુદેવ ના ગુરુદેવના આશીર્વાદથી પરિણામમાં બધું સારું થવાનું છે મને એવી શ્રદ્ધા છે રાજાની ગાદી પ્રજાને રાજી કરવા માટે અયોધ્યાના લોકો ગમે તેવું બોલે એ મને ઠીક લાગ્યું નહીં અને તેથી મેં સીતાજી ત્યાગ આ વિષયમાં આપ મને કઈ કહેશો મારી શ્રદ્ધા છે ગુરુદેવ આશીર્વાદ આશીર્વાદથી બધું સારું જ થવાનું રામચંદ્રજીને યજ્ઞ કરવો છે રાજાએ યજ્ઞ કરવો જોઈએ યજ્ઞમાં દેવોની પૂજા થાય દેવો પવન આપે છે દેવો પ્રકાશ આપે છે દેવો પાણી આપે છે તમે દેવોને માનશો તો દેવો તમને માનશે કેટલાક લોકો બોલે છે કે દેવોને હું માનું છું પણ પૂજા કરતા નથી જે દેવની પૂજા કરતો નથી એ ને માનતો જ નથી જે માને છે એ પૂજા કર્યા વિના રહી શકે જ નહીં રામદેવોની પૂજા કરે છે યજ્ઞ કરે છે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે સીતાજીને પધરાવો તો યજ્ઞ થાય પતિ પત્ની સાથે બેસે તો યજ્ઞ થાય એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે સ્ત્રી વિના એકલો પુરુષ પણ યજ્ઞ કરી શકે નહીં સાથે સીતાજીને પધરાવો પ્રભુએ હાથ જોડ્યા છે નહીં થાય એક બ્રાહ્મણ બોલ્યા છે રાજા તો અનેક લગ્ન કરી શકે છે કોઈ રાજકન્યા સંજે બીજું લગ્ન રામજીએ

દશરથ મહારાજના રાજ્યમાં એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે રામ રાજ્યમાં કાયદામાં સુધારો કર્યો એ બરાબર નથી રામ કોઈ દિવસ એવું બોલ્યા નથી મારા પિતાજીએ અનેક લગ્ન કરેલા તેથી અનર્થ થયો આવું રામ બોલ્યા નથી પિતાજીની ભૂલ રામ યુક્તિથી સુધારે રામ રાજ્યમાં એક પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરે જગતની સર્વ સ્ત્રીઓમાં માતૃભાવ રાખે જેનું મન એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં રહે છે એ ગ્રસ્થ હોવા છતાં સાધુ છે મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે કોઈ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ ચંચલ બને અનેક વાર મન સમજે છે હું જેનું ચિંતન કરું છું એ કોઈ દિવસ મળશે નહીં મન પાપ કરે છે મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવ સ્થિર કરવો છે જગતના બધા સ્ત્રી પુરુષો લક્ષ્મી નારાયણના જ સ્વરૂપો છે નિષ્કામ ભાવથી જોવાનું છે દશરથ મહારાજ ભલે અનેક લગ્ન વડીલો કોઈ ભૂલ કરે એવી ભૂલ પુત્ર ન કરે વેદોમાં વર્ણન આવે છે વેદવરૂચ્યાચાર્ય અંતેવાસીનમ અનુશાસ્તે યામ્યસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની નો ઇતરાણી ગુરુદેવ શિષ્યને સમજાવે છે મારા પવિત્ર આચરણનું તું અનુકરણ કર કોઈ ભૂલ મેં કરી હોય એવી ભૂલ તું કરીશ જીવ માત્ર ભૂલ કરે છે નિર્દોષની સીતારામ છે ગુરુદેવ તમાકુ ખાતા હતા ચેલાજી એ વિચાર કર્યો અમે તમાકુ ખાય ગુરુજી ખાય છે અને ગુરુજી ભલે ખાય ચેલો ન ખાય ગુરુદેવ ની આજ્ઞા છે મારું જે પવિત્ર આચરણ હોય એનું અનુકરણ તું કર મેં કોઈ વ્યસન કર્યું હોય મેં કોઈ ભૂલ કરી હોય બેટા એવી ભૂલ તું કોઈ દિવસ કરીશ નહીં દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે રામચંદ્રજી નું એક પત્ની વ્રત છે બ્રાહ્મણે કહ્યું કે કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કરો પ્રભુએ હાથ જોડ્યા છે કોઈ દિવસ આવું બોલશો ની બધી સ્ત્રીઓ મારી માં છે વશિષ્ઠ ઋષિએ કહ્યું તમે સીતાજીને પધરાવતા નથી બીજું લગ્ન પણ કરતા નથી તમને યજ્ઞ કરવાનો અધિકાર નથી પત્ની વિના યજ્ઞ થતો નથી તમને યજ્ઞ નો અધિકાર રામચંદ્રજીએ યુક્તિ કરી છે કારીગર ને બોલાવ્યો છે અને આજ્ઞા થઈ છે શ્રી સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવી કારીગરે શ્રી સીતા માતા અનેક વાર દર્શન કર્યા એને બહુ પ્રેમથી અતિ સુંદર સુવર્ણની મૂર્તિ બનાવી શ્રી સીતા માના જેવી જ દેખાય રામ જયારે યજ્ઞ કરવા બેસે ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે રાખીને બેસે છે વાલ્મીકી ઋષિને યજ્ઞનું આમંત્રણ આવ્યું છે ચાર પાંચ વર્ષના થયા છે બે શિષ્યોને સાથે લઈને વાલ્મીકી ઋષિ શ્રી અયોધ્યાજીમાં અયોધ્યાજીના બહાર સંત નિવાસમાં વાલ્મીકી ઋષિ સાથે લવકુશ ત્યાં રહ્યા છે સાધુ સંતો અયોધ્યાના બહાર રહ્યા મોટો યજ્ઞ છે લવકુશ સંત નિવાસમાં સંતો સાથે છે ઋષિઓ આખો દિવસ યજ્ઞ કરે સાયંકાળે સંત નિવાસમાં આવ્યા પછી આ બે બાળકો બધા સાધુઓને ઋષિઓને રામાયણની કથા સંભળાવી મોટા મોટા જ્ઞાની પુરુષો લવકુશની કથા સાંભળીને ડોલે કેવું બોલે સંતોને આનંદ થાય છે બાળકો કેવું બોલે છે જ્યાં પ્રેમ જાગે ને ત્યાં કંઈક આપવાની ઈચ્છા થાય અને શું આપી દે કોઈ સાધુ આવીને લંગુશ ને લંગોટી આપે છે આ લંગોટી તો કોઈ સાધુ આવીને કમંડર આપે છે કોઈ સાધુ લવકુશ ને ધર્મનું આસન આપે છે સંતો સાથે રહ્યા છે લવકુશ જયારે કથા કરે ત્યારે રાગા સાધુઓ પણ કથા સાંભળવા બેસે વાસના એ જ વસ્ત્ર છે અને વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે જે પૂર્ણ વાસના રહિત છે એમાં નાગા વિરક્ત સાધુઓ પણ કથામાં બેસે છે અને તે લવકુશની કથા સાંભળીને ડોલે છે કેવું બાળકો બોલે અમારી પાસે તો કઈ નથી નો પણ ત્યાગ કર્યો છે અને બાળકોને શું આપીએ તે લગ્ન સાધુઓ લવ કુશને આશીર્વાદ આપે અને બોલે છે અમારું આયુષ તમને અને અમારું આયુષ તમને આપીએ છીએ આયુષ્માન ચિરંજીવ આખો દિવસ યજ્ઞ થાય અને રાત્રે સંત નિવાસમાં લવકુશ રામાયણની કથા મોટા મોટા ઋષિઓ મહાત્માઓ કથા સાંભળવા બેસે છે કથામાં બહુ આનંદ આવે રામચંદ્રજીના કાને વાર્તા ગઈ છે સંત નિવાસમાં રાત્રે રોજ કથા થાય વાલ્મીકી ઋષિના કોઈ શિષ્ય છે બાળક છે અને કથા બહુ સુંદર કરે છે તે લવકૃષ્ણને સભામાં બોલાવી છે મારે કથા સાંભળવી છે કથાનું મુખ્ય પીઠ શ્રી અયોધ્યા છે કથાનો આરંભ શ્રી અયોધ્યાજીથી થયો છે સત્યયુગમાં વધારે કથાઓ થતી નહોતી સત્યયુગમાં બધા ધ્યાન કરતા ધ્યાન ધારણામાં સ્તરમાં કથાનો આરંભ ત્રેતા યુગથી થયો છે અને તે ત્રેતા યુગમાં પણ શ્રી રામચંદ્રજીના દરબારમાં શ્રી અયોધ્યાજીમાં રામચંદ્રજીના બે બાળકો રામજીના સન્મુખ કથા કરે અને બાળક જયારે કથા કરે ત્યારે કથાના આરંભમાં એવું બોલતા હતા એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરીએ છીએ રામાયણમાં રામની કથા નથી રામાયણમાં શ્રી સીતા મારું ચરિત્ર છે કૃષ્ણ રામાયણ કાવ્યમ શ્રી સીતાયાસ ચરિતમ મહત્વ રામાયણમાં સીતાજીનું ચરિત્ર છે રામાયણ માંથી શ્રી સીતાજીનું ચરિત્ર કાઢી નાખો તો રામાયણમાં વિશેષ રામ જ નથી એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરી રામચંદ્રજીને ત્યારે શ્રી સીતાજીનો વિયોગ થયો ત્યારે સીતાજીના વિયોગમાં શ્રી સીતાજીના એક એક સદગુણોની કથા એ નવ પુષ્પે વારંવાર તાકી તાકીને નિહાળે આ કોના બાળક હશે આ કેવું બોલે છે કેટલાકને થોડી શંકા થાય રામ લક્ષ્મણ નાના હતા ને ત્યારે આવા જ દેખાતા હતા આ કોણ કથામાં બહુ રામાયણમાં લખ્યું છે લવકુશે રામચંદ્રજીના દરબારમાં ચોવીસ દિવસ રામાયણ ની કથા કરી એવું લખ્યું છે ઋષિઓ કથા સાંભળવા બેસતા રામ કથા સાંભળવા બેસે છે અયોધ્યાની પ્રજા કથા સાંભળે છે બધાને આનંદ થાય લક્ષ્મણજી સાથે રામ વાતો કરે છે લક્ષ્મણ આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી મને એમ થાય છે આખો દિવસ એમને જોયા જ કરું કે હું સુંદર બોલે લક્ષ્મણ મારા હૃદયમાં એવો ભાવ જાગે છે આ બાળકોને હું શાંતિ સાથે આવો પ્રેમ કેમ થાય છે લક્ષ્મણ મેં એમની કથા સાંભળી છે મારે એમનું સન્માન કરવું છે આજે સભામાં લવકુશનું સન્માન થવાનું છે સુંદર વસ્ત્રો આભૂષણો લવકુશનું સન્માન કરવાનું છે અલ્લાહ સભામાં બોલ્યા છે અમારા ગુરુદેવની આજ્ઞા છે કથા કરો પણ કોઈ આપે તે લેશો નહીં અમે લેતા નથી ગુરુદેવની આજ્ઞા અનુસાર અમે કથા કરીએ અમે વનમાં તપશ્ચર્યા કરી અમે અન્ન પણ ખાતા નથી બહુ ભૂખ લાગે ત્યારે અમે ફલાહાર કરીએ છીએ અમે ફલાહારી સાધુ છીએ અમે અમને પણ ખાતા નથી પાંચ વર્ષના બાળકો બોલ્યા છે અમે ફલાહાર કરીએ છીએ અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ અમારા ગુરુદેવની આજ્ઞા છે કથા કરો પણ કોઈ આપે તે લેશો નહીં અમે તો આભૂષણો અમે કેવી રીતે ધારણ કરીએ આવા વસ્તુઓ તો તમારા જેવા વિલાસી રાજાઓ ધારણ કરે વિલાસી લોકો આવા વસ્ત્રો પહેરે અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ રામચંદ્રજી નીચું આ કેવું બોલે છે આ કે છે અમે અન્ન પણ લેતા નથી અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ આ વસ્ત્રો આભૂષણો તમારી પાસે જ રાખીએ અમારાથી લેવાય નહીં અમે તપસ્વી છીએ આવા વસ્ત્રો વિલાસી લોકો રામચંદ્રજીને લક્ષ્મણ આ બાળકોના માતા કોણ હશે મને જાણવાની બહુ ઈચ્છા થાય માતા પિતા કોણ એમનો પરિચય જાણવો છે લક્ષ્મણ એમને ખોટું લાગે નહીં બહુ વિનયથી વિવેકથી પૂછે એમને એમના માતા પિતા કોણ છે સભામાં લક્ષ્મણજીએ પૂછ્યું છે તમારી કથા સાંભળીને રાજા રામ બહુ પ્રસન્ન થયા છે અયોધ્યાની પ્રજાને બહુ આનંદ થયો છે બધા રાજી થયા છે બધાને તમારો પરિચય જાણવાની ઈચ્છા છે આપ કોણ છો બોલ્યા છે અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ વાલ્મીકી ઋષિ અમારા ગુરુદેવ છે લક્ષ્મણજી એ પૂછ્યું છે વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો બધા જાણે છે બહુ ઈચ્છા છે બધાને જાણવાની ભાવના છે તમારા માતા પિતા કોણ તે પરિચય જાણવાની બહુ સભામાં આવો પ્રશ્ન ત્યારે નવકુશે જવાબ આપ્યો છે સનાતન ધર્મની એ મર્યાદા છે જે ઘર છોડીને વનમાં તપ કરે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે જેને ઘરનો ત્યાગ કર્યો છે એને કોઈ દિવસ ઘરનું સ્મરણ ખાવું નહીં અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ સાધુને સંન્યાસીને તપસ્વીને બ્રહ્મચારીને માતા પિતાનો પરિચય પૂછવો નહીં જે ઘરનો ત્યાગ કરીને વનમાં તપશ્ચર્યા કરે છે એને કોઈ ઘરનું સ્મરણ કરાવે તો એને પાપ લાગે રાજા રામ ધર્મ તત્વને જાણે છે છતાં હું કેમ પૂછે છે અમારા માતા પિતા ગમે તે હશે તે રાજા રામને જાણવાની શી જરૂર છે રામચંદ્રજીએ લવકુશ જાણતા નથી કે રાજા રામ કોણ છે રાજ્યાભિષેક સુધી રામાયણ ની કથા કરી રામચંદ્રજીએ કહ્યું છે રાજ્યાભિષેક થયા પછી જે રામકથા થઈ છે આગળનું રામાયણ સાંભળવાની બહુ ઈચ્છા છે જવાબ આપ્યો છે અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે રામાયણની કથા તો રાજ્યાભિષેક સુધી જ થાય રાજ્યાભિષેક પછીનું રામચરિત્ર અમે વર્ણન કરતા નથી રામ પૂછે છે કે રાજ્યાભિષેક પછીનું રામચરિત્ર તમે કેમ વર્ણન કરો જાણે નહીં કે રામ કોણ છે લવકુશે તો સભામાં જવાબ આપ્યો છે રાજ્યાભિષેક થયા પછી શ્રી રામ અતિ નિષ્ઠુર થયા છે અને તેથી અમારા ગુરુદેવે નિષ્ઠુર ની કથા ન કરો રામ અતિ નિષ્ઠુર છે અતિ નિષ્ઠુર ની કથા કોણ કરે રાજ્યાભિષેક થયા પછી રામ કોમળ નથી અતિ નિષ્ઠુર છે સભામાં લવકુશાવું બોલ્યા છે રામજીએ નીચું ખરું હું અતિ નિષ્ઠુર લવકુશ વાલ્મીકી ઋષિ સાથે આશ્રમમાં આવ્યા છે રાજ્યાભિષેક સુધી રામાયણ પાંચ વર્ષના બાળકો છે દોડતા ગયા છે શ્રી સીતામાને સાષ્ટાંગ વંદન કરે છે શ્રી સીતામાએ બાળકોને ઉઠાવ્યા અને છાતી સાથે બાળકો બોલે છે મામા અમે ગુરુજી સાથે યજ્ઞમાં ગયા હતા માં એક મોટો રાજા છે એનું નામ રામ રાજા અને તે રામ રાજા યજ્ઞ કરે છે એ યજ્ઞમાં અમે ગયા Deci Italia ești atunci. Știți, deci umișa în cadă. શ્રી સીતાજી વિચાર કરે છે પત્ની વિના યજ્ઞ થતો નથી હું તો અહીંયા છું એ યજ્ઞ કેવી રીતે કરીશ શ્રી સીતા મારા મનમાં શંકા થઈ મારો ત્યાગ કર્યા પછી પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે એવું લાગે છે પત્ની યજ્ઞ થાય એમની સાથે કોઈ પત્ની છે તેથી તો યજ્ઞ કરે છે શંકા થઈ પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે મારો ત્યાગ પ્રભુએ બીજું લગ્ન કર્યું છે આ વિચાર મનમાં આવ્યો વ્યાકુળ થઈને શ્રી સીતામાં રડવા લગ્ન થયું છે એમની સાથે કોઈ પત્ની છે શ્રી સીતામાં રડે છે અને જયારે શ્રી સીતાજી રડવા લાગ્યા બાળકોને પણ દુઃખ થયું મારી માં કે મારી માને શું થાય છે માં રડે છે જયારે બાળકો પણ રડવા લાગ્યા